ચાલે છે સુધાર્થા અને પૂતગલ શૌચાલયનું છે બે છે જરૂરિયાત વસ્તુઓ ભોજનાલયમાં જાય અને છોડવાની વસ્તુઓ સૌ જાય બે વસ્તુ છે માયા માયા કોને કહેવાય માયા કોને કહેવાય એ ઓળખ્યા માયા આ લોકો છોકરાને બે ત્રણ વખત છોકરો જુએ એટલે લઈને ઉઠીને દબાવા હાથીએ પેલો વાંગડી વધારે કરી જાય ને ત્યાં છોકરી બહુ દબાવી વસ્તુ લઈ લેતું જો માયા રંગ તો જુઓ આ માયાનો રંગ માયાનો તો બધું બોલે આ માયા રંગ છે સૌ દબાઈ એટલે બધું બધું કઈ રહેતું થાય કૂતરા પર માયા કરે પછી આમ પપ્પા પપ્પા કરે પણ પડેલો માણસ હું કપિલ બીજું એ જ માયા હું કપિલ બીજું એ જ મોટા મોટી માયા હું કપિલ બીજ છૂટ્યું કપિલ બીજું ઓળખવાનું સાધન છે લોકોને આપણે હું કપિલ બીજું ફર્સ્ટ રાઉન્ડ રાઉન્ડ કરી અને પછી આ બાજુ ભેળી સેકન્ડ રાઉન્ડ કરી મામો હતો કાકો હતો હું જૈન છું બધી રાઉન્ડ કેટલી ઘટી છે હું વકીલ છું આ રમે તો જ્યાં હોય તો રાઈટ પીડી હોય રાઈટ પીડી એટલે સત્ય આ રોંગ પીડી પર ફ્રેક્ચર કરવામાં આવે ત્યારે રાઈટ પીડી કહેશે આ રોંગ પીડી બોલે જાણતા નીકળશે અને પછી ફ્રેક્ચર કરી શકે ધ્યાન ગૌ ધ્યાન બંધ થાય ત્યારે જાણું મોક્ષ હાથમાં આવી ગયો ક્યારે જાણવું બંધ થાય બિલકુલ બંધ થઈ જાય ત્યારે એને તૈયારી કહેવાય શું કહેવાય સંયમી સંયમી અને સંયમ થી મોક્ષ છે આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ કરાવવાની ક્રિયા જ્ઞાની માર્ગ પુરુષની મારફત થાય એને એને દીક્ષા કહેવાય છે એને છે દીક્ષા એ સંયમ બહાર લેવાય છે એ વ્યવહાર સંયમ છે સાચો સંયમ નથી આ બહાર કે સંયમી પુરુષો આવ્યા છે વ્યવહારમાં લોકો કે છે કે સંયમી પણ સાચો છે ભગવાન ના કે ભગવાન ના ત્યાગ કે કુત્યાગ કુતક ગુરુ એવું કે અહીં ચાલે છે બધામાં ભાવ ભાવ ચાલુ છે બધામાં માલ ચાલ્યા કરે પછી સંયમી કોણ કે જેને આ બધા દોષ ના થાય એ સંયમી તો થોડી વાતચીત કરતા જજો થોડી બે વાત કરી એવી બીજી વાતચીત મૂકજો મૂકો હસાય નહીં આ બધું આપણું પોતાનું જ છે બધું આમ કોઈ જુદું નથી હશે દરેક જીવ ક્યાંથી આવ્યા હશે દરેક જીવ ક્યાંથી આવ્યા હશે ફેરમાં આવ્યા બધા કોઈ કોઈ બહાર ઉતર્યા કોઈ આમ ઉતર્યા કોઈ અહીં ઉતર્યા બધા ફેરમાં આવે છે જાય છે બીજે ક્યાંથી આવવાના પણ એનું ઠેકાણું તો હોય ને મુંબઈ થી આવ્યા એનું ઠેકાણું તો હોય ને આવવાનું હોય તેનું ઠેકાણું હોય ને પણ આયા આયા ક્યાંથી આયા હા એ અનંતકાળ થી આવ્યા છે અનાદિથી ચોક્કસ અનાદિ આવ્યો જય આયા ગયા દેખાય છે આયા ગયા દેખાય છે સહેજ જેમ આ કઈ ઉત્પન્ન થયેલું હોય તે આ જાય કરે ઉત્પન્ન થવું થતું નથી છે આટલા જગ્યામાં બહાર પાછું કઉ ત્યાગ કરજે શું કહું આજે ઊંચી કક્ષાના જીવન છે જેને મોક્ષે જવું હોય ને તેને આ તમે કહ્યું ને બહાર તો ત્યાગ કરે તો આપણે એને કહીએ અને ભગવાને માથે છે એવું કહીએ બધા સંતો કહે ને ભગવાન ગોડ ઇઝ ક્રિએટર છે અમે કહેવા લાગ્યું આની વાસ્તવિકતા હોય શું હોય વાસ્તવિકતા હોય બાર ભ્રાંતિ ભાષિક એ જ્ઞાન જ ભ્રાંતિ જ્ઞાન છે ગોડ ઇઝ ક્રિએટેડ એ બધું ભ્રાંતિ જ્ઞાન છે એ એમની ભાષામાં બરોબર છે શુભાશુભ્ર માટે માર્ગ છે કેવો છે અને આ શુદ્ધ માર્ગ છે શુદ્ધ માર્ગમાં ના જોઈએ ભ્રાંતિ ત્યાં ભ્રાંતિ જ છે તો કોઈ જીવને શરૂઆત થી કઈ શુદ્ધ માર્ગ હોઈ શકતો નથી ત્યારે તો અશુદ્ધ જ હોય ને કોઈ જીવને શરૂઆત થી શુદ્ધ માર્ગ તો હોઈ શકે નહીં ને પહેલા તો અશુદ્ધ શરૂઆત કોને કહો શરૂઆત કોને કહો શરૂઆત દાખલ તરીકે બાર પોતી ભણે શરૂઆત કહેવાય અને પછી મેજિક જાય બાર પોતી ભણે શરૂઆત કહેવાય બાળકોથી ભણે એ શરૂઆત પછી મેટ્રિક મારી વાત એકાદ અક્ષરમાં સમજી જાય તો હું દુઃખ ભણેલો જ તો ના ભણ્યો હોય એવી સમજ શક્તિ ક્યાં બધાના હોય છે એવી સમજણ શક્તિ બધાના ક્યાં હોય હે એવી સમજ શક્તિ બધામાં ક્યાં હોય એ શક્તિ પ્રમાણે કયું છે એ તો બરાબર છે જ્ઞાની માણસ તો નિર્ણય કરશે છે સામાન્ય તો બધા એવી કક્ષાના માણસ હોતા નથી એટલે કોઈ બાર પછી બંધો કોઈ ત્રીજી બંધો કોઈ મેટ્રિક બંધો કોઈ પીએચડી થયો હોય એટલે જુદી જુદી કક્ષાઓ છે અને વિકાસ પણ ચાલુ થાય છે આ એક અવતારથી નથી આ કપિલભાઈ અનંત અવતારથી ભટક ભટક કરે છે બહુ અવતાર સુધી શેઠ મોક્ષ માર્ગના મોક્ષ માર્ગના ઝોંપા સુધી પહોંચેલા ચાલે અને ત્યાંથી અને પાછા એ કર્યો માયા તો કોણ ઉઠાય કેવી ઉઠાય એની શું સમજ એના બધું ઉઠાય કે ડેવલપ બધા થયેલો છે કે નહીં તો બાકી યાર મોટા મોટા સ્થાન હોય પણ ધજો ગણા આધીન મજૂરી કરવી પડતી હોય ત્યારે ધજો ગણા રહેવું પડે શું થાય છૂટકો છે બધું દુનિયા છે અને પાછું પધર છે પધર છે આપતવાણી માંથી કઈ આપતવાણી માંથી વાંચી ને બે ભાગ વાંચી બોલો તારું પાછું મોટા મોટું ટેન્ડર કર્યું ટેન્ડર મોટું કર્યું આથી આ ટેન્ડર હોતું એટલું ટેન્શન બીજું કોઈ સિસ્ટમ ઘણા ઘણા વિચારો એક સિસ્ટમ ઘણા કરે આ એટલું લાગી છે તમારે કઈ પૂછતું નથી કે જગત સમજી લીધું આ જાણેલું હતું ને તે બધું ખોટું હતું બધું લૌકિક જ્ઞાન લૌકિક હા અહીં આવે છે બધું એનું ખોટું બીજા પ્રશ્નો ધરતી પર મનુષ્ય જો વધારે વધારે કોઈ પણ પ્રાણીને જો ટોર્ચર કર્યું હોય કે પાપ કર્યું હોય તો ગાય સાથે કર્યું છે ગાયના વાછેડાને નપુષક બનાવ્યો એની પાસે કઠોર કામ કરાવડાયું અને આટલા બુરા કૃત્ય કર્યા બાદ પોતાના પાપી કૃત્યને ઢાંકવા માટે મનુષ્યએ ગાયનું પૂજન કરવાનું શરૂ કર્યું આટલો મોટો ઢોંગ મનુષ્યએ કોઈ પણ પ્રાણી સાથે રસી કર્યો પોતાના કોઈ આવા પાપી કૃત્ય માટે મનુષ્ય બીજી કોઈ જગ્યાએ નથી કર્યો એ બાબતમાં દાદા ભગવાન શું કહેવા મનુષ્ય ગાય સાથે જે વર્તાવ કર્યો છે એવો કોઈ પણ જનાવર સાથે ગેરવર્તાવ કર્યો નથી એનું દૂધ લીધું એના વાછરડાને છે તો નપુસ્તક બનાવીને એની પાસે બહુ કામ લીધું અને આ બધું કર્યું અને પછી પાછું ઉપરથી ગાયનું પૂજન કરીને પોતે જે કઈ પાપ કર્યું દુષ્કૃત્ય કર્યું એને દમ કર્યો કે છે એને આ ગાય ગાયની પાછળ જે દુષ્ટ કૃત્ય કર્યું તો એને ઢાંકવા માટે પાછું એને પૂજા કરી એટલે ડોન કર્યો તો કે મનુષ્ય આવું કર્યું કે છે તો આ વિશે આપ શું કહેવા માંગો છો એવું કશું કર્યું નથી એવું કશું કર્યું નથી એ તમને દેખાય છે આપણે બધા પટેલ છીએ જાણીએ છીએ ગાયના વાછેડા અને નપુસક કેવી રીતે કરવામાં આવે છે બહુ જ એક ટોર્ચરિંગ કામ કરતા હોય એ આ ગાયના વાછેડા નપુસક કરે છે ગાયના વાછેડાને નપુસક કરે છે તો એ તો કે છે બહુ ટોર્ચરિંગ કામ કરે છે અને બહુ ટોર્ચર કરે છે નહીં નપુસક કરનાર જ કરે છે જે નપુસક કર્યો હોય બીજાને તેને નપુસક કરવામાં આવે ભાઈ તો આપણા જે દેખાય છે બધા બદલા છે નવું નથી રિવેન્જ જે દેખાય છે એ બધા બદલા છે પરિણામ હશે મારે કાચે આ ભરત ને ખાંસી કરે છે એટલે ધમતીરે પાસે ના કહેવાય તો કે એને જ ધમતીરે કહેવાય કહેવાય તો ખાંસી ના કર્યો હોય ધમતીરે પાસે છે કાશી કરે ધમતી છું કે એવું લોકો નહીં પાડતા એ લોકો પાડતા હોય કાચી કરેલા જેવા જે એવું હોય કાચી કરેલા ને એવા ફેર પરમાણે ગુજરી પાડતા એમાં ખાંસી કરી અહીંયા એને નપુષક કર્યો એ ખોટું કૃત્ય છે કે સાચું કૃત્ય છે એ નિર્ણય આપણે નથી લેતા પણ એ કર્યા બાદ મનુષ્ય પાછળનું પૂંજન કરીને ડોળ કેટલો કરે છે આ જે કારણ કે એમને જ્ઞાન છે કે તાપમાં યોગી પુરુષો આવે છે કોણ આવે છે યોગી પુરુષો જે બહુ ક્રોધી હોય છે ને તેમનો જાનવરમાં થાય ત્યાં ત્યાં આવે પછી મારે ફૂફાડો એટલે આપણા લોકો યોગી પુરુષ તરીકે દર્શન કરે છે નાગ પૂજા કરે છે અત્યારે કોઈ પાપના આધારે આવો થયો પણ આપણે પૂજા કરો શું ને અને આ ગાય એ ગાય સંતો વાળી આવત કરા માં જવાનું થાય ને સંતો આમાં આવે માં આવે બધી રીતે હિતકારી હોય ને એનું દૂધ ઉચકારી હોય એનું ખાણ હિતકારી હોય એનું યુરિન હિતકારી હોય બધી જ હિતકારી હોય બકરીની પૂજા નહીં કરતા ની પૂજા નહીં કરતા કુતરા ની પૂજા નહીં કરતા અને અમી ગાય અને પેલી બધું વેચવાનું કહ્યું નાગણી બે પૂજા એટલે બહુ કસરત વૈજ્ઞાન છે ગપ્પુ નથી આ જગત બિલકુલ કોઈ જગ્યાએ ગપ્પુ નથી અચ્છા બીજો સવાલ મારો છે કે એક જગ્યાએ એક માણસ કોઈનું મર્ડર કરે અને એક સોલ્જર લડીના મેદાનમાં હજારો માણસોને મારી નાખે ભગવાનની દ્રષ્ટિએ શું ગણાતું હશે એક એક માણસ કોઈનું ખૂન કરે અને બીજી બાજુ એક સોલ્જર લડાઈના મેદાનમાં હજારો માણસોને મારી નાખે તો ભગવાનની દ્રષ્ટિએ આ બંનેનું શું મૂલ્યાંકન ભગવાનની દ્રષ્ટિએ શું છે એમાં ખૂન કરે છે એને ભગવાનની દ્રષ્ટિએ ગુનેગાર ગણવામાં આવે ગુનેગાર ગણવામાં આવે અને પેલો હરીમાં હજારો માણસ માં જાય ત્યારે ગુનેગાર ગણવા નહીં આવતો આપણે નથી ગણતા પણ ભગવાન શું ગણતો કરવા માટે એના એના કમાન્ડરનો ઓર્ડર પાડવા એનો હેતુ પૂન કરવાનો નથી કમાન્ડર નો ઓર્ડર પાડવાનો હેતુ શું છે જેનું લૂણ ખાતું હોય તેનું કાર્ય કરવા માટે અને આ કુર કરનાર તો પોતે જાતે જ કુર કરે અગર તો એવું ગણે કે કોકે કરાવેલું હોય તો બે ભાગે વેચી જાય ને અને કરનાર બંને ભાગ વેચી જાય ને ખૂન કરવું એ તો બહુ મોટો ગુનો કહેવાય ખૂન કર્યું તે ખૂન કરનારનો ગુનો અને જેનું ખૂન થયું તેનો પોતાનો હિસાબ જેનું ખૂન થયું તેને પોતાનો હિસાબ પેલે કશું કર્યું નથી પોતાનો હિસાબ મળી ગયો અને ખૂન કરનારા એનો ગુનો કર્યો તે જયારે એનો હિસાબ મળશે ત્યારે અત્યારે હિસાબ મળ્યો નથી એ જયારે પકડાશે ત્યારે હિસાબ થશે અને જેનો ભૂલ થયું તેનો હિસાબ મળી ગયો તમારા વકીલો શું કે આંખે દેખ્યું કે આ મેં કર્યું આંખે દેખા ગયા કે તે પાછી મોતિયાવાળી માં <laughs> મોતિયાવાળી મોતિયાવાળી કોઈ કોઈ આવી છે કોઈ આવી છે કાળી ના મંદિર માં બળી આપે છે એ પાપ છે કે પુણ્ય કાળી ના મંદિર માં બળી ચડાવે છે તો એ પાપ કે છે કાલિકા માતા ના મંદિર માં શું કરે છે બળી બળી ચડાવે છે ને બકરો તો કે પાપ કેવાય કે પુણ્ય કેવાય કે ચરાવનાર આપણે પૂછીએ રે કે તારું તું શું માગું છું આમાં ત્યાં હું પુણ્ય કરું છું તો બકરાને પૂછીએ તું શું માનું છું ત્યાં આ પુણ્ય માણસ છે એવું બધું પૂછીને તારે કાઢીએ ત્યાં નીકળેલું છે બકરા એમ કે આ પુણ્ય છે ચલો મારનારો કે હું પૂન કરું છું માતાજી કે એ ધરે અમારે ના કહેવાય નહીં હું કુલ લેતો રહી જાય ભરતા રહી જાય કોઈ જાય માતાજી શું કરે બધું પોતાની જવાબદારી છે જે કઈ કરવું તે બધી પોતાની જવાબદારી સમજીને કરજો પછી પછી મૌન ચડાવો બકરો ચડાવો કે પછી માણસ ચડાવો કોઈ ના પાડે છે તમે પણ ચડાવતી વખતે ખ્યાલ રાખજો કે હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબિલ આપણી છે માતાજી નદીઓમાં શું છે પાપ પુણ્ય તો જવા દેવો પણ હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબિલિટી આપણી છતાં એવા દોઢ દેવલોક છે કે એ મંસાહારી પોતે છે દેવલોકો અને મંસાહાર માગે જ છે ખરા શું એવા જ છે આખું બધું અંધેર નથી આ પણ એવું એકાદ દાખલા માટે બીજા એનો હો લાભ ઉઠાવે બીજા નબાણું એ લાભ ઉઠાવનારા ભૂલ વાળા છે એકાદ સાચો હોય કારણ કે મંસાહારી દેવો છે જેમ મંસાહારી જાનવર હોય છે એવા માંસાહારી દેવો છે મંસાહારી માણસો છે બધું છે ભૂત વ્યંકર દંડ એમાં અમુક મંસાહારી હોય અમુક અમુક ના હોય શાસ્ત્રો માં એવું વચન આવે છે કે દેવો ને માનસિક આહાર હોય આપણા જેવું કમલા આહાર હોય નહીં શાસ્ત્રોમાં શાસ્ત્રોમાં એવું વચન છે કે દેવો ને કે છે કે માનસિક આહાર હોય આપણા જેવો કવલ આહાર ના હોય દેવો ને માનસિક આહાર હોય આપણા જેવો કવલ આહાર ના હોય સ્થૂળ આહાર ના હોય એ લોકોને એ તમે જુદા દેવોની વાત કરો છો એ દેવો જુદા દેવો એ ઉપરના દેવોની બીજા બીજા દેવો ભુવનના છે વંશા દેવો છે આપણી નીચે છે તે દેવોને આપણા જેવો આ છે તો અને મંસાહાર એવું કરે પણ મંસાહાર ફૂલ ના ખાય ફૂલ નહીં એની સુગંધી ના પડી સુગંધી ના ભૂખ્યા ફૂલ ના ખાય અને આ ઉપર વાળા દેવ છે એ તો મમસાની સુગંધી ના છે એટલે આપણી જલેબી ને અહીં બધા એની અને સુગંધી ચાર જવાની તેથી આપડે લોકો કહે ને ભાઈ યાર દેવો ધરાઈને ખાઓ દેવો ધરાઈને જમો એમ કે આધાર આપો તો કઈ ના પડે એને આધાર આપે તો હું કરું છું એ આધાર આપે કઈ તારીખ પચીસ આઠ ત્યાંસી મહાત્મા રસિકભાઈ કાંતિભાઈ પટેલ ને ત્યાં ભાઈજી દરોગાણી પોર ખત્રી પોળ બરોડા સવાર તારીખ પચીસ આઠ ત્યાં મહાત્મા રસિકભાઈને ત્યાં સવારે છે એ તો અહંકાર જે ચાર્જ કરેલો એ વિતરે છે ને વિચાર દ્વારા એક્ઝેક્ટલી આપ મને આ વિચારો બધા આમ તૈયાર થયેલા હોય છે એટલે પહેલા એ થઈ ગયું બધા હું આજે મેં લખ્યું છે આ અહીંયા પ્રતિષ્ઠિત આત્મામાં આ મન જે સ્પંદન સ્વરૂપ લખ્યું અને અહંકાર ભર્યો એમાં મન સ્પંદન કરે છે મૂળ ભજન કરે છે હા આ હું તે વખતે વિચાર થઈ ગયેલા એ વિચાર અત્યારે આવે છે મૂળ ભજન કરે છે હવે જો વિચરે નહીં તો કશું થાય એટલે પોતે વિચરે નહીં બરાબર છે હા એમ એમ મારો મુદ્દો કહેવાનો એટલે અહીંયા આ જે આપણું લક્ષ છે જે લક્ષ શુદ્ધાત્માનું બેસાડ્યું છે એનું જે આપણું વસ્તુત્વ એની સમજણ થી આપણે નિર્વિચારિત છીએ નિર્વિચારિત છીએ નિર્વિચારિત આ કન્સેપ્ટમાં બરાબર છે આગલો જે આ કન્સેપ્ટ એનું મિકેનિઝમ સમજવા માટે જે વાત કરી તમે આ તો પહેલાના વિચાર બરાબર હવે ફરી પોતે જ એનો પડે તો ફરી વિચાર ઉત્પન્ન થાય નહીં બીજા પણ મૂળ પહેલાના જે એટલે પોઝિટ બરાબર છે હું સમજી ગયો આ તો આ જે આ મિકેનિઝમ આ મિકેનિઝમ બરાબર સમજવા માટે આ કેવી રીતે ઊભું થયેલું છે એ માટે આ અગાઉ અગાઉનું મિકેનિઝમ પ્રતિષ્ઠિત આત્માનું મિકેનિઝમ કેવી રીતે ઊભું થયું છે વૈજ્ઞાનિક રીતે એ સમજવા માટે આપણે કહ્યું કે મન પહેલા સ્પંદનો કરે છે વિચાર તો પામો એના ક્રમિક મારવું એવું છે અહીંયા આગળ વિચાર તો જળ વસ્તુ હા બરાબર છે એ તો બરાબર છે વિચારથી કર્મ બંધાયું છે હા એ ક્રમિક દ્રષ્ટિએ બરાબર હા એ આપણે સમજી ગયું બરાબર આપતા સૂત્રમાં એક લખ્યું છે કે તત્વ સ્વરૂપે જ્ઞેય તત્વ સ્વરૂપે જ્ઞેય તમને હજી ન સમજાય એમ તમે લખ્યું છે તો મેં પત્રમાં લખેલું તત્વ સ્વરૂપે જ્ઞેય તમને ન સમજાય એમ તમે લખેલું છે કે જે કેવળ દર્શનમાં જ માલુમ કેવળ જ્ઞાનમાં જ માલુમ પડે તો તત્વ સ્વરૂપે જ્ઞેય એ તો જે આપ પૂતગલની વાત કરો છો કે બીજી વાત કરો છો તમે આપતા સૂત્રમાં આપતા સૂત્રમાં તમે કે છેલ્લે બે લાસ્ટમાં એમાં એક મેં તમે લખ્યું છે તત્વ સ્વરૂપે જણાય છે તત્વ સ્વરૂપે પણ એમાં લખ્યું છે કે તમને ન સમજાય તો હું જે સમજ્યો છું તો તમે એ આ ફૂટબોલની વાત કરો છો કે અહીં લાવજો ને બરાબર અત્યારે યાદ ના રહે હા સમજી અને બીજું આપણે ઉભો થાય છે ભાવ આ તો બધું વિગતવાર જુદા જુદા કાંઈ વિગત કરેલી તો બધી રીતે સમજી જાય માં એ તો પુસ્તક જે પ્રતિષ્ઠિત કરેલું જ્ઞાન દર્શન ને આધારે જ થાય છે ને તો જે ભાવ ઉભા થાય છે ભાવ આપણે પ્રતિષ્ઠિત આત્મામાં જે આપણે વ્યવસ્થિત ને આધીન મૂક્યું પર સત્તાને આધીન નૈમિતિક રીતે જે ભાવ ઉભો થયો એ આપણું જે જૂનું જ્ઞાન દર્શન છે એના આધારે ઉભો રહ્યો ને એટલે અત્યારે જે આપણું જ્ઞાન દર્શન છે એ તો ખાલી આ અગ્નિ બધા લેવા દેવા નથી ને એ તો જૂના જ્ઞાન દર્શન આધારે એનું કર્તવ્ય નથી હા એ કર્તવ્ય નથી તો બરાબર એ માને તો કર્તવ્ય હા એ તો સમજી ગયો બરાબર હા એટલે પછી એ પણ નૈમિતિક કહ્યું એ નૈમિતિક રીતે તમે મૂક્યું છે એટલે અત્યારે તો હવે સંપૂર્ણ સત્તા બની ગઈ ને એ પણ ભાવ સત્તા અને પોતે નૈમિતિક રીતે ભાવમાં જોડાયો છે એટલે નિર્દોષ છે પોતે નૈમિતિક રીતે એમાં જોડાયો છે એટલા માટે નિર્દોષ મૂકેલો છે ને નિમિત્ત રૂપે નહીં આવે સુધારો છૂટાય આપણે તો છૂટા થયા ગયા આ તો નિમિત્ત કશું કહેવાય છે હા એ તો બરાબર અત્યારે તો હા એટલે બધું છૂટા પણ રહેવું જોઈએ એ તો ભાઈ હવે એ રીતે તો રહેશે જ આપણે આ તો જો વધારે આપણે ક્લિયર થઈ જવું જોઈએ તમારી જોડે <laughs> જે કોઈ દૂધવાળામાં ક્લિયર થઈ જવું જોઈએ એ વસ્તુ આપણે વાત કરું પહેલેથી જો લઈએ જ્ઞાતા ભાવ જ્ઞેય ભાવે દેખાય ત્યારે પોતાના સ્વભાવમાં બીજો તત્વ છે ને બીજો તત્વ હા તે દેખાડવા માટે ખરો જ્ઞેય સત્ય સત્ય પણ કયો જ્ઞેય પણ તત્વ સ્વરૂપે જે છો પાંચ તત્વો ખરા બીજા ચેતન સિવાયના ચેતન સિવાય બીજા પાંચ બરાબર છે તે જ્ઞેય તરીકે દેખાય ત્યારે છેલ્લું આવી કહેવાય કેવા જ્ઞાન થાય એ જ્ઞેય તરીકે દેખાય જયારે એ દેખાય નહીં હા કેવું જ્ઞાન હોય ને દેખાય નહીં મને દેખાતા એટલે તારે છેલ્લું કહેવાય છે હા એ તો બરાબર છે લાસ્ટ સ્ટેજ એબ્સોલ્યુટ એબ્સોલ્યુટ અવસ્થાની વાત હા એબ્સોલ્યુટ તો જ્ઞાન કેવળ જ્ઞાન તો આથી જ થયો હા તો પેલો દેખાય તારે તારે એ જ્ઞેય છેલ્લું આવ્યું કહેવાય બરાબર જય હવે આ જ્ઞાતા ભાવ જ્ઞેય ભાવે દેખાય આ જ્ઞાતા ભાવ જ્ઞેય ભાવે દેખાય એટલે પોતાની આ શુદ્ધાત્માનો જે પર્યાય છે એ પર્યાય વાત કરો હા એ પર્યાય એક બે સ્વરૂપે દેખાય પર્યાય પોતે અને પોતે પછી જો દ્રવ્ય સ્વરૂપમાં જ બેસે દ્રવ્ય સ્વરૂપમાંથી જોયા કરીએ પર્યાય વગર એવું બને સભા છે હા પણ એટલે પર્યાય ને દ્વિ સ્વરૂપે જોઈ શકાય પર્યાય તો ઉભા થાય ને હા આ નિમ સભામાં ક્યારે થાય દર્શન હોય તો દર્શન હા બરાબર છે પણ એટલે સામાન્ય ભાવ હા હા ભવિષ્ય ભાવમાં રહેતું હોય અને જ્ઞેય એ જ્ઞાતા ભાવે રહે જે પોતાની પોતાની જે જ્ઞાનાકાર થવા માટે જે અવસ્થા થઈ એ અવસ્થાને જ્ઞેય સ્વરૂપે જુએ એમ જ કહેવા માંગો છો ને જ્ઞાનાકાર પામતી અવસ્થા પોતાના પોતાના દ્રવ્યમાંથી પોતાના સ્વરૂપમાંથી જે અવસ્થા ઊભી થઈ એ અવસ્થાને જ્ઞેય સ્વરૂપે જોવાની એમ જોવા માંગો છો ને એ મૂળ આત્મા મૂળ આત્મા મૂળ આત્માની વાત છે ને આખી તત્વ સ્વરૂપની બરોબર તો પછી જે છેલ્લી એટલે દ્રવ્ય તરફ દ્રષ્ટિ રે પોતાના મૂળ પોતાના મૂળ સ્વરૂપના જે દ્રવ્ય છે એના ઉપર જ દ્રષ્ટિ રહે તો જ આ જ્ઞેય સ્વરૂપે દેખાય ને અવસ્થા અવસ્થા પોતાની જે પર્યાય અવસ્થા છે શુદ્ધાત્માની પર્યાય અવસ્થા એને શુદ્ધાત્માની પર્યાય અવસ્થાને જ્ઞે સ્વરૂપે જોવાની એટલે પોતાના દ્રવ્ય સ્વરૂપમાં જ દ્રષ્ટિ બેસાવાની તો દેખાય ને સામાન્ય ભાવ સામાન્ય હા સામાન્ય ભાવની વાત કરું છું સામાન્ય ભાવ રતન આત્મા હોય હા બરાબર છે એટલે પોતાના આત્મામાં સમાવેશ પામી હા બરાબર અને આ આ પછીની છે આ જે આજે તમે લખ્યું છે પાંચ તત્વો બાકીના એટલે એ તત્વ સ્વરૂપે જણાય એ વખતે આ છેલ્લી અવસ્થામાં તત્વ સ્વરૂપે જણાવવા જોઈએ બાકીના પાંચ તત્વો એ તો તત્વ સ્વરૂપે હા એ એટલે એ દર્શનના આધારે તમે ના કેવળ જ્ઞાન જ રહે એટલે સંપૂર્ણ અવસ્થા થઈ ગઈ છેલ્લી એ દેખાય નહીં દર્શનમાં ના દેખાય એક દર્શનમાં દેખાય નહીં કેવું ના થાય દુઃખ પડે તો આપણું સ્વરૂપ જ્યાં કઈ પણ આપણું સ્વરૂપ ન હોય અશક્તિ લાગે દુઃખ લાગે એક ભાઈ ચાર પાંચ કેતા હતા વાઇફ બાજુ રિહાઈશ કે છે લીધેલું છે છે તે એને જોનારો કોણ તું નહીં રિહાર છે તે જુએ છે કોણ જુએ છે અંદરનો જે વિચાર છે તે જુએ રિહાર છે તે જુએ છે તું નહી એટલે તારે જોયું કે જોઈ રહ્યો છે <laughs> જે રિહાર હોય તે રિહાર રિઝાયેલા જુએ આત્મા આત્મા ને જુએ આત્મા બીજી બીજા અવસ્થા ને જુએ જ નહીં આત્મા બીજી અવસ્થા ને જુએ આત્મા આત્મા એટલે આ હોય તો રિહાળ ને જુએ ચીડેલો હોય તો ચીડેલો જુએ એટલે આ એ ભાઈ એને કહ્યું મેં આ રિહાળ ભાઈ નથી તું રિહાળ તું હા ભાઈ તો રિહાઈ તેનો એ એને આત્મા નો જ ભાઈ છે તેને તું જ કરી રહ્યો પાછો એ તારા હાથમાં નહીં આ રિહાળ છે તે રિહાય છે રિહાળ ઉપર રિહાય છે એ ભાઈ પર રિહાય છે રિહાળ ઉપર રિહાય છે તું સોલ્યુશન કેમ આવે રિહાયા કરે કોઈ ગાળો પડ્યા કરે અને એમ જ આપવા બધા પર્યાય સુધી દોસ્ત આત્મા આમાં કઈ શકાય છે આ બધું થઈ રહ્યું છે શેના આધારે કર્માધીન થી કર્મ કર્મ ફળ મળ્યા કરે એમાં શું લેવા રે આપણે સૌનો કર્મ ભોગવે એમાં આપણે શું લેવા એવી રીતે આ છે જો આત્મા પ્રાપ્ત કરવો હોય તો આત્મા જુઓ બીજું જોવા જેવું નથી પ્રાપ્ત કરો બોલે આપડી ભૂલ છે એમ કહીને ચીમતભાઈ ને વળ્યું કે ચીમતભાઈ હજુ પાંચરા રોહન કહે કેટલા અવતાર આવું આવું કરશે આડા ચીમતભાઈ વળવું આપણે હા પછી ડિપ્રેશન થઈ ગયા હોય તારે એમ જોઈને થાબડાઈ કર્યા અને દાદા જીવનભાઈ ને આજ સુધી જે વર્ણવા લોકો હતા અને આ તો કોઈ નવો વર્ણાવન નીકળ્યો ચીમનભાઈ ને આ સુધી વડનારા બાર ના હતા બધા અને આ તો દાદા અલૌકિક નીકળે વડનારા આવે પોતાને વડવાનું ના વડતા આપણે વળીએ જ ને આપણે વળીએ કે આપણા ચીમનભાઈ આપણે વળે આપણા ચીમનભાઈ હવે આપણે પોતાને વળવાનું અને ન્યાયથી ન્યાય કુદરત ના ન્યાય ન્યાય ન્યાયમાં જરાય ભેદભાવ ના હોવો ન્યાય પાડતો રહ્યો એક રહી જેટલો ફેરફાર ના થાય ન્યાયમાં જે થઈ રહ્યું છે જો જાણે થઈ રહ્યું તે સાચું છે જાણે તો ન્યાય એક રહી ભેદભાવ નથી અને બન્યું આ અન્યાય છે જાણ્યું કે આ કોર્ટો હોય લખ્યું હોય કોર્ટો હોય અન્યાય લાગ્યું તો અન્યાય લાગ્યું તો એ કલ્પના કરીને અન્યાય ખોડવા બધું ન્યાય

એમકે જે ઓલા કપડા ચાલે અહિંસા અહિંસા ઉભી થઈ આ કરે ત્યાં એટલે નીવલે લઈ નાખો તો આગળ આવું હતું છે આપણે આગળ ક્યારે આવું પફારો હતા છે જયારે નહીં

Yes

એને પૂછે ને તમારી જોડે ચાલુ કઈ રીતે તમે તમે કેવી રીતે રાખો દાદા આપણી તમને કોઈ દિશાય આપણી આપણી સાથે કોઈ દિશાય તો એના પ્રત્યે આપ કેવી રીતે રાખો બિલકુલ વિચાર કર આપ વિચાર કરો ખેંચે નહીં એને બનાવવાની ભાવના નહીં એને બનાવવાની ભાવના બનાવવાની ભાવના નહીં આપણને એમ લાગ્યું મનાવે તો વાપરી ગયો બિલકુલ બન્યું અને પછી દાદા ભગવાન કહી ગયા જગત દર્શન વાયન વચન તેના કરવા જાગો એક વખત બેઠા પ્રવાસ બેઠા ને કરી દર્શન ઉતાર ઉતાર તો બધું આ ખરેખર બધા મળ્યા પછી વિતરાક થતો કેવું લેવું કેવું લેવું હું વાંચું તો વ્યવહાર વાંચાય મજા એ મજા પછી નીકળી જાય તો દાદા એવું ખરું કે વિશાળ માણસ હોય તેને સામેથી જો પ્રોત્સાહન ના મળે તો એની આપવા ભૂસો જ પહેલા છે ને બધા જાય ના

સિદ્ધ જ કરે કઈ જ્યાં નગર આપે એ કશું કરે આપણે જવા નહીં આપણે વિચાર કરીએ કશું કરે ત્યારે કરવાની વાત કરવાની વાત કરવાની મોટી વસ્તુ છે નિર્વેદ કે એક મોટી વસ્તુ છે નિર્વેદ કે એક મોટી વસ્તુ છે કે નોંધ જ કદી નહીં કરવાની વાત નહીં નોંધ નોંધ ભેદ કરાવે